કૃષ્ણનો સાક્ષાત્કાર મીરાને નરસિંહને કૃષ્ણનો સાક્ષાત્કાર કેવી રીતે થયેલો મીરાને નરસિંહને દેખાયા તે કૃષ્ણ નથી તેનો જોનારો કૃષ્ણ છે જે કહે છે કે કૃષ્ણમય દેખાય છે તે તો દ્રશ્ય છે તેનો જોનારો દ્રષ્ટા તે જ ખરો કૃષ્ણ છે અને એ ખરા કૃષ્ણના સાક્ષાત્કાર તો એક જ્ઞાની પુરુષ જ કરાવી શકે તે વખતે જ્ઞાની પુરુષ નહોતા એટલે તેમનો ખરો સાક્ષાત્કાર થયો તેમ ના કહેવાય પણ નરસિંહ મીરા કબીર અખો જ્ઞાનદેવ તુકારામ એ બધા ભક્તો અત્યારે અહીંના અહીં છે કોઈ મોક્ષે ગયું નથી અત્યારે અમારી પાસેથી સ્વરૂપનું જ્ઞાન લઈ ગયા છે જ્યાં સુધી તું ભક્ત છે ત્યાં સુધી ભગવાન જુદા ભક્તને ભગવાન એક થાય ત્યારે કામ પૂર્ણ થાય કૃષ્ણને તો કોઈ ઓળખી જ શક્યું નથી કોઈએ વાંસળીવાળો તો કોઈએ ગોપીઓવાળો વગેરે વગેરે કૃષ્ણને બનાવ્યા અલિયો વહોરો છબીઓ વેચે ને આપણે ખરીદીએ ને તેને ભજીએ એ બધો જ વેપાર છે કૃષ્ણ એવા ના હોય તમે જેવા કલ્પો છો તેવા તે નથી આ તો લોકો બાળકૃષ્ણને ભજે છે કોઈ જ્ઞાનમાં ઘરડા થયેલા જ્ઞાનવૃદ્ધ થયેલા યોગેશ્વર કૃષ્ણને ભજતા નથી બાળકૃષ્ણને લોકો હિંડોળે ચઢાવે છે કૃષ્ણ કહે છે લોક ઊંધા છે દર સાલ લોકો મારા જન્મ દિવસે ભૂખ્યા રહે છે ને બીજે દિવસે માલ મલિદા ખાય છે એવા મારા પોતાના જ ભક્તો પણ મારા વિરોધીઓ થઈ ગયા છે મને મોરલીવાળો બનાવે છે કપટી કહે છે લીલા કરે છે એમ કહે છે મારું જેટલું ઊંધું થાય તેટલું કર કર કરે છે મૂર્તના દર્શન કરવાથી મૂર્ત થવાય અને અમૂર્તને ભજવાથી અમૂર્ત થવાય એનાથી મોક્ષ મળે સ્વરૂપમાં રમણતા તે ચારિત્ર શુદ્ધ દશાથી અભેદતા લાગે આત્મવત સર્વભૂતેશુ લાગે તે નર્યું શુદ્ધ છે જ્ઞાન દર્શન ચારિત્ર ને સુખ ઉત્પન્ન થયું તે જ્યોત આ દીવો તે નહીં જ્ઞાતા દ્રષ્ટા તે જ કૃષ્ણ દ્રશ્ય તે કૃષ્ણ નથી